જીવતી મૂર્તિ જ્ઞાની પુરુષની કરુણાને સમતા જ્ઞાની પુરુષ ના દેખે કોઈનું અવડુયા દોષ ન દેખે ભરેલો માલ જ નીકળે છે કહેતા ભરે નીકળે છે કહેતા તો ખપી જ્યાં વેવારું સૂચન તો ખપી જાય વેવારું સૂચન દ્ર ભયથી ભ્રાંતિ ઓગાળી દેતા દ્રષ્ટિથી ભ્રાંતિ ઓગાળી દેતા જે નામાં જે શક્તિ ખૂટતી લાગી જે શક્તિ ઉડતી લાગી વિધિમાં છાટી જ દેતા ગીધીમાં પરમાણુ છાટી જ દેતા ખોખાના સ્પંદનો બસમ થાશે સ્પંદનો ભસ્મ થાશે આમ જ મૂંગી આશીષો દેતા આમ જ મૂંગી આશીષો દેતા खो खाना दो सो जो सो जो कोई ना खो खाना दो सो जो सो जो कोई ना जी तो सामाना बल છે મો તો સામાના અગડે છે મોડા ખોખું તો સહુનું બળવાનું એક દી નું એક દી માટે જ કેવળ આત્માને જોતા માટે જ કેવળ આત્માને જોતા તા મન બુદ્ધિ ચિતને અહમ નાગ્નેયો મન બુદ્ધિ ચિતને અહમ નાગ્નેયો જો जोई जाने छे तेज जनानात्मान जोई जाने छे तेज जनानात्मान कायानूठिये तरना निरीक्षक निरीक्षक अक्रमात्मा का थिएटर ने मननी फिल्मोना गायानु थिएटर ने मन प्रेक्षक निरीक्षक अक्रमात्मा प्रेक्षक निरीक्षक अक्रमात्मा अन्तकरणना રૂપ લાગને અંતકરણના ઉપલાગ્ને મૂળદશામાં જોયા જ નહોતા સામા જોયા જ નોતા પ્રમાણુ માત્ર પારકી થાપણ પર परपोटे स्वरूपिनो परपोटे स्वरूपिनो पोताना पैसाने सामया खरची उताना पैसाने सामया खरची सत देवा જાતા દાદાજી સતસંગ દેવા જાતા દાદાજી આપણી ભૂલોની માગી લે માફી ગૌરી માંગી લે માફી ઓ જો ઓ જો સમતા પરમાત્માની पर परमात्मानि ज्योता परमात्मा जोता भगवान् ना असिम जय जय का હર હો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દા દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દા ઓ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દા દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દા દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દા હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દા દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય પૂરું થઈ ગયું જય સચ્ચિદાનંદ વસંતભાઈ चलो સુરત થી ક્યારે નીકળવાના બાવીસ કે એકવીસ બાવીસમી નીકળશો સુરતથી જય સચ્ચિદા શું બોલો કરુબેન વાત કરો અશોકભાઈ કેમનું છે જે નથી તમે જ રાખીએ ડોક્ટર ઓલરાઈટ બિલકુલ હા બધે ઓલરાઈટ થઈ ગયા બધા જ ઓલરાઈટ થઈ ગયા એવા ફર્સ્ટ ક્લાસ ઓનલાઈન થઈ ગયા છે એ ઓનલાઈન થયેલી સભા એમાં બેસીએ તો કેટલો આનંદ આવે હે ઓનલાઈન થઈ ગયા નથી ભૂલતી નથી બિલકુલ ઓલરાઈટ નહીં કાંતિભાઈ ક્યાં ગયા અચ્છા બોમ્બે ગયા છે પરીક્ષા થઈ ગઈ છોકરાની કોણ છે આ દરા છે તે જોબ ચાલે છે જોબ ચાલે છે બહુ સારું તું આવી ગઈ કોની જોડે તમે બે જણા આવ્યા અચ્છા અચ્છા મોદી મોદી છે એ તો બહુ આ જોયે છે ને તે જોયે છે ને ફલાણું ઢીકણું તે મને પેલા આમ કરે છે મને પેલા તેમ કરે છે નહીં પેલા આવું કરી નાખ્યું અને કેવું કર્યું સમજાઈ ગયું સમજણ પડી ગઈ ને કે નહીં બહુ લાંબુ હતું બધું આપ્યું હતું મને હા પણ એનાથી એનાથી હળવા થઈ જવું એવું નહીં આપણે ખુલાસો કરી લીધો આવું આવું છે મને હલકા થઈ જવાય આ ઉઘાડા થઈ જવાની જગ્યા જોઈએ ઉઘાડા થવાની જગ્યા જોઈએ ઉઘાડા થઈ જઈએ એટલે બધો ભારે બહુ ઘણો બધો ભાર નીકળી જાય પણ ઉઘાડા થવાતું નથી આ કાળ બહુ વસમો છે હા આપણે મહાત્માઓનું આ જ પદ છે એકબીજા આગળ અરસ પરસ એવા રહેવાનું આપણે બીજા આગળ ઉઘાડા થઈ શકીએ ઓછો થઈ ઉઘાડાનો મતલબ શું છે કે તો બહાર નીકળી જાય બીજું કંઈ નહીં કઈ આપણે કઈ આપણી સિક્રેટ ખાનગીઓ કેવું એનો એવો મતલબ નથી હોતો ઉઘાડા થવામાં પણ બહાર નીકળી જાય પણ બહાર નીકળી જવો એ બહુ સમજવા મને બહુ સારો અનુભવ કારણ કે દરેકને વ્યવહારનો બધો કંઈ ને કંઈ ભાર રહ્યા વગર રહે જ નહીં હોય જ બધાને હોય જાત જાતનો હોય નાનો મોટો આ તે અને એના માટે પછી એ કરતા હોય આ ભારને હલકો કરવો પણ એવું એ પ્રયત્ન કરવાથી નથી થતો હલકો ઉગાડા થઈ જવાથી હલકો થાય છે ઉગાડા દાદાએ કહ્યું છે કે ભયની સંજ્ઞા આ કાળમાં તો ખાસ કરીને હોય જ ખરી વાત છે આ કાળ જ નિયામણોને ભયાનક છે એટલે ભયની સંજ્ઞા ખાસ રહ્યા કરવાની ભયની સંજ્ઞા શું પાછા મૂકી દો તમારી પાસે આવા પછી એમ લાગે કોઈ ભય નથી મુક્તિ મળે છે એ તો બરોબર છે એ તો આપણે બધા શાંતિ મળી જાય કે ચલો આપણે બધા એવી રીતે છીએ જવા દે ને ભાઈ તમે મૂકો ને બસ એટલે આ કાળ જ એવો છે ભય ભય ને ભય અને પાછો એને જેને ભય કહેવાય એવો તો ભય હોતો જ નથી અને ભવાને ભડકાટ વાળો ભય બહુ હોય છે એટલે નાની નાની વાતમાં આપણે જ્યાં ભરાઈ પડ્યા હોય એવી જગ્યાએ રીતે એમાં આપણને કરે આ રીતે નાની નાની વાતો પછી છેલ્લો રસ્તો એટલે દાદા પાસે કે દાદા બધી રીતની મુક્તિ શક્તિ એ પૂરા આશીર્વાદથી ભરપૂર અમને કરી દે એટલે પોતાના ભયની જગ્યા પોતાના અપમાનની જગ્યા કોઈની આગળ કોની આગળ ઉઘાડી કરી શકે છે જ નહીં કોણ ક્યાં આગળ ઉઘાડી થાય આપણે અંદર અંદર આપણા બધાને રિઝર્વેશન હોય ત્યાં સુધી કોઈ કોઈને ઉઘાડું ના થાય પણ થતાં જાય સમજી લેવું કે આપણે હા કંઈક હા કોઈ બે મહાત્મા મળ્યા તો ચાલો સારું છે આવું છે પણ ઉઘાડા થતાં પાછું ડંકાઈ જાય હું ઉઘાડું થાય પાછળ શું કરે અલીભાઈ તલીભાઈ સાહેબ શું થાય પછી તો કરવું શું દાદા કરે છે બધાને થાય ભાઈઓને થાય આ કાળમાં તો આજે ભાઈઓ ઠેકાણા ક્યાં છે આવું થવાનું હંમેશા વ્યવહાર બધો આપણે નિકાલનો બધો સમજાવવાનું એમાં કેટલું બાકી છે શું છે કેમનું છે આપણાથી હિસાબ તો નીકળે ને શું બાકી છે ને શું નહીં પણ પ્રતિક્રમણો કરે અને હલકો થતો જાય તારે સમજાય તો એમ એમ સમજાય જ નહીં પ્રતિક્રમણો કરવું આરો જ નથી પ્રતિક્રમણો કરવો આરો છે જ નહીં કોઈ પણ પ્રકારે નથી આપણે આપણા જીવનથી પસાર થઈને આપણને ખબર ના પડે કે કયા પ્રતિક્રમણો માગે છે કેમનું છે હવે સારું છે ને થઈ ગયા રસિકભાઈ કંઈક દેખાતા લો મધુસૂદનભાઈ જોડે બે તમારા ભાઈબંધ જોડે મહાત્મા થયા પછી આટલી સમજણ મળ્યા પછી પણ નાની નાની વાતમાં જે ભય ને ભડકાર કારણ આપણે પોતે મહાત્મા થયા ક્યારે કહેવાય કે જેને દ્રષ્ટિ છે દ્રષ્ટિએ કરીને થોડું ઘણું પણ છે સમજ અને દ્રષ્ટિ ના હોય તો જ છે જ બુદ્ધિએ કરીને તો બધી જગાએ પોતે પોતા સ્વરૂપે બધે જ હોય એટલું જેટલું જેટલા આવશે જેવું જેવો સ્વાદ આવ્યો તેટલું રહ્યા કરે પોતે શરીરમાં જીવે છે તો પોતે શરીરમાં જીવતો આવો દ્રષ્ટિવાળો જીવ છે સમ્યક બુદ્ધિવાળો હોય તો એ પોતે બીજામાં કેવી રીતે જીવતો ના હોઈએ બધે બધાની સાથે બધી રીતે એવી રીતે જીવવા માટે કંઈ કોઈને કોઈ એમ બેસવાનું નથી નથી કંઈ જાદુ મંત્ર નથી ટોના અગમણ કશું જ એમાં નથી ખાલી સમજ કે આપણે કેવી રીતે છીએ અને કેમના સુખી છીએ એટલી સમજ કે જેથી કરીને આપણે બધાને સુખી અને સુખ સ્વરૂપ જોઈ શકીએ તો પોતે દુઃખી હોય દુઃખ સ્વરૂપ હોય તો કેમ કરીને બીજાને સુખી જોવાનો છે એટલે પોતાનું થોડું પણ રહેલું હોય તો બહાર શોધે પછી અહીંયા અહીંથી સુખ ખોરવા જાય એવું તો મળતું હશે હિસાબ સામે ચાલીને આવશે હિસાબનો તો કારણ કે માનવ જીવન માત્ર કુદરતી છે અને એટલા માટે હિસાબ ખોરી ના આવે પરંતુ બધા હિસાબો ચૂકવવાના બાકી છે ને એટલે હિસાબ આપણને કુદરતનો અને કુદરતના સંયોગોનો સંયોગી પુરાવાનો આપણી આગળ જ્યારે જ્યાં તરત જ આપણે હોય ઉદય થાય વિચાર આવે ઈચ્છા એવું અને સાથે જ સંજોગોનું આવવું સાથે ના આવે તો થોડો વખત એની મેટર થાય પણ આપણે એની પાસે ના જવું પડે બહુ સમજવા જેવી વાત છે આ આપણે જવું ના પડે માણસ જેવો માણસ થઈને સંજોગ પાસે જવું પડે કેટલી શરમની વાત છે સામે આવે કે જાદુથી તમે કોઈનો સંજોગ કેટલી ખેંચી નથી લઈ આવતા પરંતુ તમારે તમારા હિસાબનો સંજોગ સામે આવવાનો જ છે શું કામ આ વાત છે પણ જેટલું અંદર આ વાત થઈ છે ત્યાં સુધી આટલું રહ્યા જ કરે દરેકને રહે કંઈ ના કંઈ પ્રમાણોથી દાદા ભગવાન એમ સ્વરૂપ પટેલ સ્વરૂપે અને એમ પટેલ સાથે જીવ્યા આવી રીતે જીવન થયું એમનું આવી રીતે જીવન થયું એમને પણ એ વ્યવહારમાં હતા બધી જ રીતે હતા તો શું વ્યવહારમાં જેમને હોય એમને દરેકને પોતપોતાની રીતે હોય પણ હોય તો ખરું કે નહીં પોતપોતાની રીતે હું તો કહું છું એવી વાત સમજવાની છે પણ એમના સંજોગના વ્યવહારમાં હોવા પણ માટે કોઈને ખ્યાલ નથી આવ્યો મને ખ્યાલ ના આવે એમને મન મારીને કાયાથી કોઈ પણ સંજોગને શોધવા માટે ખોળવા માટે બોલાવવા માટે એવો પ્રયત્ન થયો નથી લોકો આવું એટલે કંઈ જન્મથી સહજ એવું નથી કહ્યું એમને શું કહ્યું પણ કુદરતી પણ એ પોતાની કમાણીનું લઈને આવેલા એ વાત છે મોટી વાત કમાણીનું આ વાત બહુ સમજવું દાદા મળ્યા એટલે દાદાથી આવું ના તે એ બરાબર છે આપણે પણ ક્યારે કે એમનામાં એમ પટેલ સ્વરૂપે અને એમનામાં દાદા પ્રગટ અને પ્રત્યક્ષ થયા હતા અને આપણા બધા સાક્ષી ત્યારે એમનામાં આપણે જેને જેવો પ્રસંગ જેટલો જેવો મળ્યો હશે તેવો ત્યારે એ એમની અદભુત દિવ્યતા વિતરાગતા અને એ દેહની સાથે રહીને જોવા મળી હોય ને તો આપણે આપણો દેહ છે દેહ પ્રમાણે આપણને એટલી સમજાય અને સમજાય ત્યારે જોજો તમે ગમે તેવી આપણી ગોઠવણીઓ હશે વ્યવહારની ગોઠવણી તો હોય જ દરેકની સહજ પુરુષ હોય તો જ ગોઠવણી ના હોય સહજ પુરુષ હોય તો કશી જ ગોઠવણી ના હોય બને તેને જોયા કરે બસ બીજું કશું જ નથી હોતું બનતું જાય છતાં એમનો આપણા જો બધા જેવો વ્યવહાર તો હોય જ એવું મહાત્માનું પણ આમ હોય શું આપતો પુત્રો હા દાદા એટલા માટે તમને બધાને કહ્યું કે તમને શું કહ્યું હતું એવું જો બોલે એટલે બોલે એવા તૈયાર એવા થઈ જાઓ એવા ના થઈ જાઓ એવા એવા તૈયાર થઈ જાઓ કે તમને મારી જોડે બેસાડવાનું મન થાય અને તમને જોઈને તમને જોઈને લોકો તમને જોઈને લોકો આફરીન થઈ જાય લે છે ફ્રોમ ઇન્ડિયા લે સમજાયું નહીં કેમ બોલતા નથી સમજાયું નહીં શું કે છે ના ના કહેતા ના ના એ કે તમને જોઈને હૃદય પરિવર્તન થઈ જશે પણ એવું થવાનું બાકી છે એવું આપણું પ્રમાણ બની ગયું છે દાદા એ તો બરોબર છે કોઈ પણ પ્રમાણ આપણી પાસે હોય સાથે તો આપણે મહાત્મા મહાત્મા મહાત્મા પણ એકબીજા સાથે હોવા પણ એનું પ્રમાણ કહેવાય આ વાત બહુ મોટી છે બહુ જ મોટી વાત છે આ બહેનો હોય ભાઈઓ હોય ગમે તે હોય બહેનો બહેનોનો સત્સંગ કરતા હોય ભાઈઓ પછી બધો સામાન્ય સત્સંગ ચાલતો હોય ગમે તે હોય અને વ્યવહાર હોય તો વ્યવહાર બહુ વિશાળ છે દરેકનો જેના પોતાના પ્રમાણનો જેના જેટલા ચકડીના દોર્યા હોય આપણે ગોળ ગોળ ગોળ ગોળ એ બધો વ્યવહાર આપણો ચકૈડા ચકૈડા કઈ એક્ઝેક્ટ સર્કલ તો પાછા હોય નહીં ને નહીં જાત જાત ના હોય શું થાય એટલે ભૂલ ભૂલામણી કે છે એને એ બધા નીકળે એટલે બધું સરખું ગોળ થઈ જાય તારે મજા આવે સરખું ગોળ આગળ પાછળ નીકળી જવું જોઈએ ગોળ થવામાં જરાક જેટલું કાચું રહ્યું હોય ને એ નીકળી સીધો ગોળ થઈ જાય બિલકુલ એક્ઝેક્ટ સરખો શું લાગે ત્યારે બોલે આપો ફુલીમી આપો સમજાવો ના દાદાજી અહીં બોલો ને આપ સપા સાંભળેલી રીતે બોલો મોટી બોલો આ બધા ચક્કરડા જે ગોળ થઈ જવું જોઈએ પ્રકૃતિ આખી રાઉન્ડ ઓફ કરી નાખવાની જ્ઞાન આખું ખુલ્લું થઈ જાય જ્ઞાન આખું ખુલ્લું થઈ જાય બિલકુલ મજા આવે સાહજિકતા ખર્ચ સદદશા મન વાણીને કાયાની બહારના મન મન વાણીને કાયા ના હોય આ કાળમાં પણ આપણે અંતરના જીવનથી આમ થઈ શકીએ છીએ શું કહ્યું અંતરના જીવનથી આમ થઈ શકાય છે અંતરના જીવનથી થાય એટલે પછી બહારનામાં એ સર્કલ બરોબર થતું થતું જતું જાય ધીમે ધીમે અંદરથી કરવાનું છે જ છે બધું અંદરનું આપણે સામાન્યપણે સમાજમાં અને બધામાં સમજણોમાં બહારથી સમજવામાં આવે છે આ બધું એટલે આચાર આચારની શુદ્ધિ આદર્શ જીવન બહાર સમજાવ્યું છે શું આવી રીતે બહારથી સમજાવ્યું બહારના ભાગમાં બોલો બોલો જોરથી દાદા અંદરનું થાય તો જ બહાર આવે પણ એ જ આપણે બહાર આપવાનું છે ને દાદા લોકોને એ સમજાવવાનું પણ એ બહારથી અંદર કરવા માટે જ બહારથી એ કરતા હતા પણ એવો વખત રહ્યો નહીં ને આજે બહાર લાખ કરવા જાય તો બહારનું હોય તો બહારનું બાનર રહે પછી જ્ઞાની પુરુષ હોય કે ગમે જ હોય દાદા ભગવાને એમ પટેલ માટે જાતે પોતે કહ્યું છે એમને એના માટે કહ્યું છે આ તો સમજો નહીં તો એમને કહી દયા કે પાછળ કે શું છે ચોર છે શું લખેલું દાદા ચોર છે ના એવું નહીં દાદા છે હું ચોર છું શું કઈ લખેલું કોઈ ગમત કરી હોય ગમત કરી હોય દાદા ભગવાન નીકળતા હતા મામાની પોતમાંથી એ લાંબો કોટ પહેરીને ફર્સ્ટ ક્લાસ અને આ તો ઉપરથી ફર્સ્ટ ક્લાસ કંઈક પિચકારી આવી અને તરત પાછા જઈને બદલવું પડ્યું અમને લોંગકોટ ઘોડો કોટ પહેરતા હતા લોંગકોટ ખાસો એને મારા પિતાજી બંનેનો એ સ્ટાન્ડર્ડ ડ્રેસ હમ હમ તે રસિકભાઈ બટનો બદલ્યા કરે બંનેને ખમીસે બંનેના એ લોંગ કોટ એક જ ડ્રેસ બંને પછી બંને આપવું સૌ છે દાદા ભગવાન આટલો મોટો સત્સંગ થયો પછી મોટા સત્સંગ બધાને ખબર ના હોય પણ નાના સત્સંગમાં આ નીકળેલું છે કે એમ પછી કંઈ બધાને ગમે એવું કંઈ હોઈ શકે જ નહીં કેવી રીતે બને મહાવીર ભગવાન જેવા વીર પ્રભુ હતા તો પણ એ વર્ધમાન કંઈ બધાને ગમે એવું ક્યાં રહ્યું થયું એની જોડે રહેલા ગોશાલકને ના ગમતા થઈ પડ્યા તો એટલો જોડીને વાલતી રહેલો ને ના ના ઉદાસીન રહ્યા તો પણ ચીચકીને આવ્યો પાછળ પાછળ આવ્યો પણ ભગવાન કોઈ બોલતા નતા વાણીથી ભલે આવ્યો આમ તેમ એક અક્ષર ઉચ્ચાર જ નહીં ને એક અક્ષર જોયા કરે હા ચાલ પણ એના જરા ખુશ થાય એવું એને પ્રયત્ન કરે કે ખુશ થાય છે એનું તપ જોઈને તો કહું જ પડે ને એ એવો કઠોર તપસ્વી હતો હતો નહીં કે એમ બોલો આવું છે આ બધું બહુ સમજવા જેવું છે મધુસૂદનભાઈ કેમ પૂછતા નથી કંઈ બોલતા નથી <laughs> ડોક્ટર અશોકભાઈ સમજ્યા ને હા એટલે આપણો આજ્ઞા ધર્મ જ એ છે આપણો આજ્ઞા ધર્મ આ જ કરે છે અંતરથી આપણું બધી ચિકાસો કાઢતો કાઢતો કાઢતો આપણી નબળીઓ નબળીઓમાંથી જેમ નીકળતા જઈએ તેમ તેમ આપણી ભૂલ વાળું બધું ફરેલું અને જલેબીના ચકેડા જેવું બધું હોય ગોળ ફકેડા એ પછી ગોળ થઈ જાય બધા એક જ ગોળ બસ પણ ગોળમાંથી ગોળ ગોળ એવું ના થાય પાછું ગોળ થાય બધું ગોળ ગોળમાં ગોળ હોય ગોળમાં ગોળ એવું એટલે સીધું સરસ થતું જાય અંદર ખ્યાલ આવે તમને મન વાણીને કાયા છે ને ચકેડા કેટલા બધા છે હા ભમરડો થથરીઓ ફરતો તો ગોળ વર્તું કેનું સરખું પડે ના એ ભમરડો છે ને એ અંતરથી અંતર જેવો હોય તો જ બહાર પડે નહીં તો ના પડી શકે એટલે આ વિજ્ઞાન જ અંતરબાહ્યનું છે પરંતુ એ તો આ કાળમાં જ એ અંતરબાહ્ય સ્વરૂપે આ વિજ્ઞાનના યુગમાં એવી રીતે ખુલ્લું થયું આ યુગ આખો વિજ્ઞાનનો છે ને ભૌતિક વિજ્ઞાનનો તારે આ ખુલ્લું થયું છે એમ નથી થયું નહીં તો આવું ખુલ્લું ઉઘાડું થઈ શકે જ નહીં આ વાતનું કોઈ દિવસ ના થાય આ તો બધા નગ્ન સત્યો કહેવાય બધા પણ એ એની જોડે એનું મારણ હોય કોઈને ચડી ના બેહે અંદર ચડી વાગે નહીં છકી ના જાય એ બધા માટે મારણ જોડે હોય છે જ એટલે એ આપણે કાળજી રાખવાના બધા એ કાળજી રાખવાના એ દાદાની વ્યવહારની કૂચીઓ અને વ્યવહાર બહુ જ કર્યો પુષ્કળ કર્યો છે આપતા માન્યો છે બધું એમાં છે ને એ જ કાઢવાનું છે ને અંદરથી ખાલી આપણને ભાવતું ને ગમતું ને એટલું વાંચીને આપણે એમ ખુશી થઈએ એવું ના ચાલે રસિકભાઈ સમજાય છે હમ આપણે કહીએ કે દાદાએ કહ્યું તું કોઈને આમ છે બોલી અરે આપણને પોતાને શું લાગુ પડ્યું એ જુઓ એ જુઓ ખ્યાલ દાદાએ કોઈને નિમિત્તિક નિમિત્તે પણ કહ્યું હોય તે એમને કહ્યું નથી એ તો બધાને એક સરખું જ લાગવું પડી જાય બધાને એટલે કે જ્ઞાનીની વાણી નિમિત્ત અને નિમિત્ત જેવું જેવું નૈમિત્તિક એટલે કુદરતી કહીએ એને દેશના એને કહીએ દેશના દેશના એટલે પોતે પોતાની આગળ ઉગાડો થઈ ગયેલો બધી રીતે અને મનના લેવલ તો બધું આખું થઈને પછી વાણીના લેવલ થઈને પછી જ મન ઉપર બધું એટલું થાય તે બધું થઈ ગયેલો હોય તે અમુક એકદમ તો ના થાય એકદમ ના થાય એ કાળ હતો તારે એક ભાવમાં થઈ જતું હતું પણ તે બધા નહોતું થતું બહુ જ બહુ જ જૂજ જૂજ હોય બધા નહીં શું કહો સાહેબ હમ એમને બોલો ને પણ અવાજ સમજાતો નહીં તમારો બરોબર દાદા હા એમાં સારા કર્મ ભગવાનની હાજરીમાં પ્રત્યક્ષ સહાય કરીને બહુ જ તો દાદા કહ્યું કે આજે ઉત્કૃષ્ટ એક ભવીપણું તો શ્રીમદજીએ પણ કેટલું ચોખ્ખું સ્પષ્ટ રીતે કહ્યું છે પણ એક ભૂમિ પણ પછી પોતાને વિચાર કરીને પોતાની રીતે ગોઠવાઈને એડજસ્ટ કરે એવું ચાલે નહીં અત્યારે જીવી કેવી રીતે જાણવું એ પોતાના હાથની વાત છે આજે જીવી જાણવાનો ભાગ છે શ્વાસે શ્વાસે ક્ષણે ક્ષણે અવસ્થાએ અવસ્થાએ એની બહાર એની પાસે કશું જ નથી એ હાથમાં આવી ગયું સમજે એની બહાર છે તો જાણે કે ભાઈ આ કઈ શક્તિને આધીન છે બધું એની બહારનો ભાગ અને એ આવી ગયો આખો સમગ્ર પછી વિજ્ઞાન આવ્યું કે નહીં બોલો હમ વિજ્ઞાન આવી ગયું પણ એની બહારનો ભાગ હવે આપણે આપણી અંદર અને બહારનો ભાગ આપણે આપણે શોધવાનો રહ્યો ને એટલે વ્યાપક ને વ્યવસ્થિત ખોળે છે ની વાણી મળે છે બધું બોલો હા વ્યાપક વ્યવસ્થિત કરે છે હમ પછી આગળ શું લાઈન દિવ્ય ચક્ષુ એની લાઈન જોવે છે બે બેસતા આયોની ગુચમાં લૌકિક સંબંધોને મૂંઝવણની મૂળતામાં લૌકિક સંબંધોને રૂપે આવી પ્રકાશે છે સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે ચક્ષુની ઢોળે છે ચક્ષુની દાદા દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે છે બહુ મીઠું થઈ ગયું ને મોડું મીઠું પીધું હોય એટલે પછી આવું કડવું પાણી પી લેવું પડે ગુટલો કેમ રસિકભાઈ હવે નથી મીઠું પીએ ને પછી કડવું પાણી પીવું પડે થોડું એનું શું તો એમને જરા <laughs> એમને ભાવ હતો કેલમપુરી જઈને રહીશું પણ અમને જવું પડત કેલમપુરી જાય નહીં કોણ જાય એટલે આગે એ આપી જાય છે ચંદ્રકાંતભાઈ તમે કેમ આપી દે તો પણ હવે તો બધે મને છે બધી જાતનું અહીંયા બધે મને છે હવે તો અહીંયા અહીંયા મુંબઈ બધે અમદાવાદ જ્યાં જોવા તો બધે એ કુદરતી આ ભારત દેશ છે ને આપણો ભારત દેશ બધી જાતના મળે તમને શિયાળામાં શિયાળાના ગરમીના દિવસમાં ગરમીના બધા જ એટલે આ દેશમાં ભલે કષાયોનું સામ્રાજ્ય તો હોય પણ એ સામ્રાજ્યમાં પણ એટલું તો જાણે છે કે છૂટવા જેવું છે શું છૂટવા જેવું છે બંધેલા હતા એનું આ અત્યારે બંધનવાળું જીવન જાય છે તો છૂટવા જેવું છે એમાંથી પોતે જાતે ને જાતે બંધાઈ પડેલા એટલે આ જીવન તો બંધાઈ વાત જાય ને બધું કોઈ બાંધવા આવ્યું નતું નહી હમ તો દાદા ભગવાન આગળથી જ એવી રીતે રહે કે બંધિયાના સંસારમાં રહેવાનું ખરું પણ કેવું કે એમાં આપણને મોકળાશ રહેવી જોઈએ આપણને પોસાય નહીં બંધનો એટલે એમના બંધનો એટલા જે પહેલેથી એટલી બધી એમની સાવધાની કાઢી છે શાના ખાતે તો કે એમના પોતાના ખાતા પોતાના માટે એટલે દાદા કે છે ને અમારા સિત્તેર એસી ટકા એના ખાતે જીવેલા આ તો દસ વીસ ટકા શરીરનું હોય ને શરીરના જીવાણુ ત્યાં સુધી હોય એનું તો બીજું ના હોય અમારું શું હવે આપણે પછી ઊંધું કરી નાખ્યું એનું શું થયું ધંધો જરાક તકો કે આ ધંધો બરોબર નથી લાગતો શું એટલે દરેકને જુદું જુદું હોય પ્રમાણથી બધા પ્રમાણથી હોય એટલે પ્રકૃતિના કોઈ ગુણોને એનાથી આટલે સરસ મુક્ત કર્યા એને વખોડ્યાય નથી અને વખાણ્યાય નથી એમને શું કહ્યું જેમ છે તેમ જુઓ જાણો બીજું શું આ પ્રાકૃત ગુણ છે પ્રકૃતિનો ગુણ છે અને હું આ અને મારા આ ગુણો અને મારા મારા આ ગુણોથી હું આવો ક્રિયાશીલ છું આ પ્રકૃતિ ક્રિયાશીલ છે તો સાચી વાત પણ હું ક્રિયાશીલ છું કે છે હા કે પ્રકૃતિ એકલી ક્રિયાશીલ કેમ ચાલે એ તો પછી મારું એની સાથે હોવાનું કેવી રીતે હોઈ શકે કઈ કઈ કામનું નહીં હમ તું ક્રિયાશીલ તો હું ક્રિયાશીલ જા પણ તું તારી રીતે તું મારી રીતે હમ તારા જો કે થોડું માર થવાય છે અશેષભાઈ એટલે એને આપણે મારા જેવા તો કરી ના નાખીએ પણ એને અનુકૂળ કરી નાખીએ એને શું કરીએ હા એ સહજતા કહેવાય છે એને સહજતા કહેવાય છે એટલે દાદાએ કહ્યું ને પ્રતિકૂળ ને અનુકૂળ કરી લેતા શીખી જાણ્યો છે એની આ બહુ અદભુત દિવ્ય કળા છે અને જે કહો તે મોટું જાદુ મંત્ર કહો જે કહો તે સજીવન મંત્ર કહો મૃત્યુંજય મંત્ર જે કહો તે કડવા અને ગર્યું કરી શકે તે જ કામનું બાકી ન કામનું શું કહો છો હમ અમને શીખવાડી હતું ને શું શીખવાડી હતું બોલો બોલવાનું આપો અમને રસિકભાઈ સાંભળજો સત્સંગ એપાર્ટમાં અમને શીખવાડી હતું કે શું બોલો શું હતું તે પ્રસંગ કહો જલ મોટેથી કહો બધે સંભળાય સોનલને મોટેથી દાદા ભગવાન અમારા ઘરે રહેતા હતા સત્સંગ એપાર્ટમેન્ટમાં તો એક દિવસે રાત્રે દાદાજીએ પૂછ્યું કે બેન તારું મોઢું કેમ ઢીલું છે તો મેં કહ્યું દાદાજી તબિયત જરા નરમ જ રહેશે તો દાદાજી તરત બોલ્યા કે તમને ઝીણો તાવ રહે છે તો તમે કડું કર્યા તું પીઓ તો મેં દાદાજીને એવું કહ્યું કે દાદાજી કડવું રસ તો ગળાની નીચે જાય જ નહીં તો કે પછી એમણે રાત્રે દસ વાગે બે આપતા પુત્રને મોકલીને મંગાયું રાત્રે દસ સાડા દસે બનાવ્યું પછી ચાના કપમાં એમણે મને કે ચાલ હું પીવું અને પછી તું પી ને એમણે ચા પીતા હોય એમ એક એક ઘૂંટો એવો સરસ રીતે લીધો તો પછી મારાથી પીવાઈ ગયું હવે આજે કડોરસ લેવાય છે આપણો ભાસ્કરભાઈ છે ને વિધિ બોલીએ છીએ ભાસ્કરભાઈ તે ભાસ્કરભાઈ જાય જ નહીં કડવો રસ તે ભાનુ ભાસ્કર તો ભાનુભાઈ ભાનુભાઈ આપડા તે દાદા કહે છે અરે ના કેમ જાય જો હું કહું એટલે કે નાસ્તો કરવાનો હોય તો આપણે બોરીને આપણે ખાઈએ જ નહીં રાતે અને પછી કમલેશ આનંદજી એવું જ કહે છે કે તમને પાંચ વાર બોલાવેલું કે મને કડવું ભાવે છે સોનલને કડવું ભાવે છે પાંચ વખત બોલાવેલા હોય તો મને કડવું બહુ ભાવે છે હા એટલે ભાનુભાઈને આવી રીતે જ બરોબર તૈયાર કર્યા હતા હે રોટલી બોરી અંદર બોરી ને આખરી રોટલી લાગી ખા કેવી સરસ લાગે જો આ ઘીમાં ઘીમાં બોરીને રસમાં આપણે રસ રોટલી નથી ખાતા બધું શું ભાઈ ત્યાર પછી એમાં શું હતો રસ રોટલી મજાથી ખાવ ધાર ના ખવાય કડવું એ કર્યું રસ તો રસ રહેવાનો જ છે પણ આપણે એને જાણવાનો છે કે આ રસ આવો છે ને આ રસ આવો છે તો કરવું કરવું ના રહે કર્યું કર્યું ના રહે પછી રસ રસ સ્વરૂપ રહ્યા કરે આપણે રસના જાણકાર થઈએ છીએ સમજાયું ને એ રસનો ટેસ્ટ લેનાર નહીં રસ ના એ તો પ્રેક્ટિસ થોડીક થા માગે છે થોડી પ્રેક્ટિસ આવી જાય સારું જ જાય એ રસ ભોગવી જાય છે ને ભોગવટામાં હોઈએ સાહેબ એટલે જે જાણવાનું છે ને તે કઈ ભોગવટામાં હોઈએ એ કેમ ચાલે શું કહો સાહેબ નહીં પણ ભોગવટો તો અંદર જડીને આવ્યો છે શું કરે બરોબર જડ્યો છે ને એવી જરી પેલું શું કહે છે જરીવાળું ભરત કહે છે ને કેટલું બધું કેટલું બધું પાછું એને બધા તારને સાચા માનીને સાચું બનાવીને સાથે કે લો આ સોના ચાંદીનો જરવારો જો આની કિંમત કેટલી આવશે કે દાદા કે નહીં આવશે આવશે નહીં શું નવનીતભાઈ નવીનભાઈ કંઈક શું બોલશો પદ પદ બોલો આ કોનું અરુણ અરુણભાઈ પૂછે છે આપણો મહાત્મા અરુણ છે બહુ મોટા એન્જિનિયર છે હાથ કોચો કરો ક્યાં છો બરોબર ઓલ રાઇટ દર શુદ્ધાત્મ તત્વ એબ્સોલ્યુટ સ્વરૂપમાં બધા જ સંજોગોમાં ઇનટ હોવા છતાં ઇનટ ના કહેવાય હા ઇનટ એટલે કે ઉદાસીન હા એને ઉદાસીનના હાથમાં લેજો સૌ પ્રથમ સમયે એટલે ઇનિશિયલ સ્ટેજમાં શાના કારણે અધર મેટર સાથે રિએક્શન થાય છે અને પ્રતિષ્ઠિત આત્માની પ્રતિષ્ઠાની પાછળ શું છે સૌથી પહેલું આવરણ કઈ રીતે આવે છે દાદાજી આમાં વધારે પ્રકાશ પાડવા વિનંતી કરું છું આપણે લઈશું નવીન આનંદજી સારું પૂછ્યું છે ને તો જે એન્જિનિયર છે ને પાક્કો કેટલું એનાલિસિસ કરે જોયું રસિકભાઈ કહેવાય ને બહુ હોશિયાર છોકરો બહુ દરસ શુદ્ધાત્મ તત્વ એબ્સોલ્યુટ સ્વરૂપમાં બધા જ સંજોગોમાં ઉદાસીન હોવા છતાં એટલે કે વિતરાગ વિતરાગ ઉદાસ વિતરાગ એ એક જ ભાવસૂચક સ્વભાવના છે વિતરાગતાની નજીકનું ઉદાસીનતા પછી તરત જ વિતરાગતા જોડે જોડે જ એ તો બધી એટલે આપણા માટે ઉદાસીન શબ્દ બહુ અગત્યનો છે હું સર્વ પરતત્વથી સર્વથા ઉદાસીન જ છું હું સર્વે પરદ્રવ્યોથી સર્વદા ઉદાસ છું જ્યારે પર શબ્દ બોલીએ છીએ ત્યારે એ શુદ્ધાત્મા સિવાયના બાકીના બધા પર તો પછી મન વાણીના કયા સ્વરૂપ જે જે ઉદ્ગલ પરમાણુઓનું બનેલું છે પિંડ સ્વરૂપ આખું મન વાણીને કાયા એ બધું જ પર કહેવાય પરદ્રવ્ય કહેવાય અને શુદ્ધાત્મા એ સ્વદ્રવ્ય કહેવાય એટલે એના એબ્સોલ્યુટ સ્વરૂપમાં એટલે શું કે સ્વભાવે કરીને તો એબ્સોલ્યુટ જ છે પરંતુ શરીર સાથે આપણે છીએ શુદ્ધાત્મા પદ પામ્યા પછી પણ ત્યારે શરીરમાંથી આજે એ શરીર જે જન્મથી કુદરતી અને કુદરતને આધીન છે એવા કુદરતી આધીનવાળા શરીરમાં સમજવાળા મોટા થયા એટલે કુદરતી પણ નથી રહી શકાતું આપણાથી એટલે આપણું અકુદરતી પણ મન માણીને કાયમ જીવવાપણાનું વિશેનું એ બધું નીકળતું જાય એ આજ્ઞાધર્મથી જ નીકળે સમજાયું ને એટલે બે દ્રષ્ટિ વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ અને એ બહુ મુખ્ય કામ કરે પરંતુ એ ક્યારે આપણને સરખી રહે ને સહજ રહે ને કુદરતી રહ્યા કરે કે આપણો બાકી રહેલો વ્યવહારનો હિસાબ એ બધો આખો ચૂકવાઈ જતો જાય બધો જ હિસાબ હિસાબ કેવો હોય કે જમા ઉધારવાળો અરૂ સાંભળે ને એ જમા ઉધારવાળો જમા ઉધાર એટલે આપણે ચોપડામાં અને એકાઉન્ટ બુકમાં જમા ઉધાર છે એવું નથી અને આજે તો એ સાદું જમા ઉધારે બહુ કોમ્પ્લેક્સ કરી નાખ્યું છે એટલે જેમ વધારે ભણતર થયું અમે બધા કોમ્પ્લેક્સ કરી નાખ્યું અને કોમ્પ્લેક્સ તો કર્યું કર્યું તો બહાર અમેરિકામાં ડિગ્રી લેવા જાય છે તે અમેરિકામાં હોય પછી એટલું કોમ્પ્લેક્સ કર્યું કે આખી દુનિયાને લાવી નાખીએ એને એવું બધું શું કઈ સમજાવે મને હજુ એટલું હજુ વધારે હલાવે છે હજુ હજુ હાલે હજુ એમાંથી તો કોઈને કર નથી વળી એટલું બધું હાલી ગયું છે બહુ હાલી ગયું છે રસીભાઈ ખરું જબરું હાલ્યું છે બધાને અનુભવ કે કરે હું તે શું કરવાના બહુ હાલી છે શું તો કે આ દેવું શું દેવું દેવું શું છે કરો છો દેવું તો નફાનો જ ભાગ છે એટલે એને એને નફામાં કન્વર્ટ કરી નાખો દેવાને કે છે એટલે દેવું વેચાતું લેનારાય નીકળે જુઓ હવે આ દુનિયા છે તો સાદા માણસ મોદી પહેચાડી દીધું એ બધું નહીં તો સાહેબ આવું થયું શું કહો છો બધા નોકરી કરતા સમજતા બધા તો દેવું ના હોય એને ઊભું કરી આપે હે ચેનથી સુખેથી કોણ છે કોઈ આવ્યું છે કોણ છે રાજેશભાઈ આપણા લાકડાઓ ગયા ગયા ગયા ગયા અચ્છા જાય ગયા ગયા કે નહીં હા ભલે અહીંયા લઈ જતી એ તો રાજેશભાઈ લઈ જાઓ ચાવી અહીંયા લઈ જાઓ અરે આવશે અહીંયા ચાવી લઈ જાઓ આવે છે આવે છે આપણા રાજેશભાઈ બહુ મજાનો છે રાજેશભાઈ હા તો આપણે આપણે હાલવાનું બીજાને હલાવવાના નહીં શું આપણો ધમ કેવો હે તો આપણે સ્થિર થવાય નહીં તો સ્થિર થવાય એવું નથી આપણું જ હલાયેલું બધું લખોરેલું હોય એને કેમનું સ્થિર કરાય હે જાઓ જાઓ એટલે અરુણ એબ્સોલ્યુટ સ્વરૂપ શરીર સાથે આપણે હું શુદ્ધાત્મા છું એ આપણું શુદ્ધાત્મા પદ કેવળ સ્વરૂપે થઈ જાય કેવળ એટલે એબ્સોલ્યુટ સ્વરૂપે કે હવે આ અરુણ અને અરુણના મન વાણીને કાયા છે તે આજે અરુણ સ્વરૂપે છે પણ જ્યારે એ જેવા સ્વરૂપે હોય હતા એવા સ્વરૂપમાં હોય કે જે સ્વરૂપમાં એ હું કેવળ શુદ્ધાત્મા છું કેવળ સ્વરૂપે કેવળ જ્ઞાન સ્વરૂપે કેવળ દર્શન સ્વરૂપે કેવળ જ્ઞાન પ્રકાશથી કેવળ દર્શન પ્રકાશથી સમજાયું ને અને એ કેવળ સ્વરૂપે થઈ જાય એટલે પ્રકાશને પ્રકાશ સ્વરૂપે પ્રકાશવું ના પડે એ સ્વયં પ્રકાશ સ્વયં પ્રકાશ સ્વરૂપ જ રહે અને મન વાણીને કાયા તે વખત જે દેહમાં હોય એ દેહમાં થઈ જાય એ છેલ્લો દેહ કહેવાય છેલ્લું શરીર કહેવાય હવે છેલ્લું શરીર આપણને આવી રીતે આ વિજ્ઞાન સમજીને અંતરથી મન વાણીને કાયાના ઐક્ય સ્વરૂપ સમજણના એ કારણ સ્વરૂપમાં આપણું અંદર સર્જન ના થતું હોય ત્યાં સુધી એ એના પરિણામ સ્વરૂપે ના આવે એવો દેહ એટલે આ કારણ સર્જન આખો એ ચરમદેહનો ભાગ છે એ આજ્ઞાધર્મથી આપણે બહુ મોટા ફલશ્રુતિ છે એની બહુ મોટું એનું પરિણામ છે આજ્ઞાધર્મનું જેને જેટલું જેવા અંશે થાય આપણે એનું માપવા જવાનું હોતું જ નથી આપણને વર્તારો રહ્યા કરે બધો શું કહ્યું એટલે કવિરાજે કહ્યું ને વર્તે છે વર્તે છે વર્તે છે દાદા ભગવાનને ફલાણું આ અંતે કેટલું બધું કહ્યું બોલો ને જેને બોલો ને જેને મોટેથી બોલો ને જેને જેને વરતે છે કે વર જ્ઞાન જ દાતે પરમાત્મા જય નર દેવી નય છે મનોહર પ્રેમાત્મા છે કેવળ દર્શન આ દાદા તે સહજાત્મા જય તે છે કેવળ દર્શન દાદા તે સહજાત્મા જય તે છે કેવળ ચારિત્ર આ દાદા સ્વ ધર્માત્મા પાત્ર સમય પલ તપતિ રત્નત્રય પૂર્ણાત્મા જૈન માત્ર સમય પલ જ્યોતિ સ્વરૂપ ભગવાન તે સિદ્ધ દાદા પરમાત્મા પરમ જ્યોતિ નથી સબદ માહિતી ભગવાન રહસ્યાત્મા જેની રાખ્યા નથી સબદ માહિતી ભગવાન રહસ્યાત્મા અરુ સાંભળ્યું કે તે એબ્સોલ્યુટ પૂછ્યું અને શાના કારણે અધર મેટર સાથે રિએક્શન થાય છે હમ એટલે હું આ લાઈફમાં અરુણ તરીકે અરુણ નામથી અરુણ નામધારી એવો હું જે જીવન ગયું હતું મારું એ મારું હું ગયેલું જીવન અને આગળથી એ હું સ્વરૂપે જીવન જીવાતું આવ્યું હતું જેના જવાબ સ્વરૂપે પરિણામ સ્વરૂપે રિઝલ્ટ સ્વરૂપે આ અરુણ જન્મ પામ્યો એ અરુણ જન્મ પામ્યો છે રિઝલ્ટ સ્વરૂપે તે સારા લાઈફમાં એ અરુણના એક્શનવાળા જીવનમાં એટલે ક્રિયાવાળા ક્રિયાશીલ જીવનમાં જે બધી ક્રિયાઓ એને આવે અને બીજા સંજોગો નવા ભેગા થતા જાય એ બધામાં એના જીવનમાં એ ક્રિયાઓ સામે પાછું આજે નવું હું એટલે જ્ઞાન મળ્યા પછીનું હું છે અને પેલું આગળનું હું આપણું કમાણી લઈને આવેલા અને આજે જ્ઞાન મળ્યા પીડ્યું હતું તે એમાં આપણને સરખી રીતે સુખરૂપ રીતે જીવી શકીએ એવી રીતે ના જીવાત દે એવું એવો ભાગ બધો નીકળી ગયો પરંતુ આપણે પોતે રિએક્ટિવ સ્વરૂપે આ ક્રિયાશીલ અરુણના જીવનમાં આપણને બધા સંજોગો આવે અને એમાં રિએક્શન સ્વરૂપે આપણાથી લાગ્યા કરે એ બધો ભાગ રહ્યો એને મન વાણીને કાયાની ટેવો અને તેનો સ્વભાવ કહીએ છીએ ને આપણે ભાઈ સમજાય છે એટલે ટેવો નથી નડતી પણ આ સ્વભાવ નડે છે બીજું કશું જ નથી નડે ટેવો જેને જેને શરીર છે ત્રેસઠ કલાકા પુરુષો એમાં તીર્થંકર ભગવંતો પ્રમુખ અને પછી બધા નીચે એમાંથી માંડીને ગમે તેવો સામાન્ય જીવ હોય એ બધાને તેઓ તો દરેકને હોય શરીર એટલે ટેવ મનુષ્ય માનવ શરીર માત્ર એ તેઓ કોઈને ના નડે પણ એ તેઓ ક્યારે આપણી આખા જીવનમાં આપણે માનીએ કે તેઓને કાઢવી છે ના એ તો એની રીતે જશે જ અને તે એમ છે પણ હવે સ્વભાવને ખાલી થવાની જરૂર છે સ્વભાવ શું તો કે આપણે જ્યાં જ્યાં મારા પણ જલાઈ ગયા હતા અને એ જઈ બધું જનાઈ ગયેલો ભાગ આખો સ્વભાવ સ્વરૂપ થઈ ગયેલો પ્રાકૃત સ્વભાવ કહેવાય કે છે પ્રારબ્ધયુક્ત એટલે એવો પ્રાકૃત સ્વભાવ પ્રારબ્ધયુક્ત એ પ્રાકૃત ગુણોએ કરીને આખા સારા અખંડ જીવનના પ્રારબ્ધ સ્વરૂપે એ બધો ખાલી થતો જતો જાય છે આપણે એના જ્ઞાતા દ્રષ્ટા છીએ કારણ કે શુદ્ધાત્મા છીએ હમ અને શુદ્ધાત્મા કેવા સ્વયં જ્ઞાન પ્રકાશ સ્વયં દર્શન પ્રકાશ એમને કોઈ પરના પરે કરીને એમનો પ્રકાશ નથી પોતાના સ્વભાવે કરીને પ્રકાશ છે પોતાનો જ છે અને એટલા માટે એ બધું સ્વપર છે કેવા શુદ્ધાત્મા છીએ એટલે મન વાણીને કાયાની ટેવો અને એના સ્વભાવને સારી રીતે જાણી શકીએ હવે સમજાયું એટલે ટેવોનો ભાગ પણ પછી બહાર કેવો થાય કે આપણો સહજ થતો જતો જાય એટલે અહીંયા દાદાને આવું એમ પટેલ સાથે રહેતા રહેતા આ સુંદર થયું તે એટલું સુંદર આ એમના બિલ્ડિંગ થયું છે આ પદમાં અને રચના થઈ ગઈ શરૂ શરૂમાં એમાં જેને વર્તે છે કેવ જ્ઞાન આ દાદા તે પરમાત્મા હવે વર્તે છે કેવ જ્ઞાન કોઈ પૂછે આ કઈથી આ પાંચમારામ કેવ જ્ઞાન કરિયુગમાં લાયા કઈથી વર્તે છે બોલો મને પ્રમાણ આપો કે છે તો કે હા પ્રમાણ આપું તમને કઈ રીતનું જોયે છે તમને પ્રમાણ તો દેખાય એવું કે ના દેખાયું તો પ્રમાણ તો દેખાયું જ જોઈએ ને તો કેવું જ્ઞાન વર્તે છે દેખાય એવું ના હોય એ ના દેખાય એવું હોય કારણ કે એ કારણના ભાગમાં છે કારણના ભાગમાં છે એટલે કારણ કેવળ જ્ઞાન સ્વરૂપે હવે અરુણ સમજાયું કે એટલે આપણા અંતરમાં આજ્ઞા ધર્મથી મન વાણીને કારણ એકતા સ્વરૂપ જેટલા કારણ સર્જનો હોય આપણા એ દરેકને પોતાનો સ્વાદ આવ્યો કે રહે નહીં એટલા માટે તો આપણે આનંદથી બેસી શકીએ છીએ આપણે ભેગા થઈ શકીએ છીએ થવાય જ નહીં આપણાથી જોજો કંઈનું કંઈ ના હોય તો તું કામ હોય ને આવી શકાય હોય ને તો એ કામને મોટું કરીને પછી ના એવા કરી દે આપણને પણ આ તો અંદર સમાજ ચાખ્યો છે તો મજા પડી જઈને એ તો તરુબેન તો આવે કે એમાં બે દાડા પછી જવાનું હોય ને કેમ કરી દે ખરું કે નહીં ના એવું એટલે રિએક્શન જે આવે છે એ આગળ આપણે એક્શનો થઈ ગયેલી અને એક્શનો થઈ ગયેલી એના કારણે જન્મ લેવો પડ્યો છે એટલે એ એક્શનોમાંથી નીકળવા માટે આ રિએક્શનો આવે છે એટલે એક્શન અને રિએક્શન આવે એટલે આગળની એક્શન બધી નાબૂદ થઈ જાય ને બધી કમ્પ્લીટ જાય સમજાય છે કે નહીં પણ એમાં ચીકડો સ્વભાવવાળો ભાગ આપણને જરા એ કરે છે બધું એમાં પુરુષાર્થ તપ એ બધું જ આવ્યું એટલે એમાં આજ્ઞાધર્મ કામ કરે બે દ્રષ્ટિ બે દ્રષ્ટિ અને આપણે હવે આ કોઈ પરક્રિયાના કરતા છીએ જ નહીં આપણે સ્વભાવની ક્રિયા આપણી જ્ઞાન પ્રકાશ છે દર્શન પ્રકાશ અરુણ તો મન વચન કાયા તો ક્રિયાવાળો છે જ તો એની સાથે હું ક્રિયાવાળો છું કેમ કયો જ્ઞાતા દ્રષ્ટા સમજાયું ને એટલે એમાં શું થાય કે જેને વર્તે છે કેવળ દર્શન આ દાદા તે સહજ આત્મા એટલે આપણને એ દર્શને કરીને આપણે દેખતા થયા છીએ એટલે દેખતા આપણો સ્વભાવ છે ચંદ્રની ચંદ્રમાની કળાઓ જેમ જેમ વધતી જતી જાય સમજાયું ને જેટલો ઢંકાયેલો ભાગ છે ખુલ્લો થતો જતો જાય એવી રીતે આપણને દર્શનનો ભાગ ખુલ્લો થતો જાય અને મળ્યું છે તો કેવળ દર્શન પણ કેવળ દર્શન સ્વરૂપે રહી નથી શકતું કેવળ દર્શન મળ્યું છે એનું પ્રમાણ શું તો કે તમને કોઈ પ્રકારની કોઈ મહાત્મા માત્ર શંકા ના રહે કે હું હવે કોઈ પણ શંકા રહી હોય કે હું શુદ્ધાત્મા છે એમાં કોઈ શંકા હોય એ રહીને ના હોય સમજાયું પણ વ્યવહાર દ્રષ્ટિથી હું જે છું આજ્ઞા સ્વરૂપે એમાં હજુ એટલા શંકા રહિતપણે આપણે નથી થઈ શકતા એ સ્વભાવને કારણે શું એટલે તો એકબીજાને આપણે આવું તો થયા કરે એટલે અમે કહ્યું ને મહાત્મા મહાત્મા જોડે હોય તો બધું ગુણો જોઈને હરકાય બીજું બધા હોય જ નહીં વધારે ખ્યાલ આપણે સામાજિક ધોરણોથી આપણે જીવીએ એ વસ્તુ જુદી છે અને આજ્ઞા પ્રમાણથી જીવીએ બહુ જુદી વસ્તુ છે બહુ જુદી વસ્તુ છે આ બહુ સમજજો બહુ સમજજો એક મહાત્મા બીજાને મળે ને એ થાય બે વાત કરે ને એ થાય તો પણ આ વાત બહુ પાયામાં રાખે તો આજે એટલી બધી ઉત્કર્ષ આવે બહુ ઉત્કર્ષ આવે દાદા આપણને માની આપણે માનીએ છીએ કે નથી પણ દાદા હાજર છે બધાની સાથે જ છે ક્યાં ના હોઈ શકે દાદા હમ દાદા એટલે કે એ શરીર છે આ સમજવાની વાત છે હમ બહુ સમજવાની જેવું છે એટલે પ્રતિષ્ઠિત આત્માની પ્રતિષ્ઠાની પાછળ શું છે એ પ્રતિષ્ઠાની પાછળ મારાપણું છે શું કહ્યું હું મારાપણાવાળું હું હતું એ તો છૂટો થઈ ગયા અરુણભાઈ તમે પરંતુ આ અરુણભાઈ રહ્યા તે આગળ સ્વભાવવાળું ચિકાસવાળું મારાપણું છે એટલા સ્વભાવના વ્યવહારોથી રહ્યા છે આખા જિંદગીમાં બાકી રહ્યો ને એ ખાલી થવાનો છે હવે એ ખાલી થઈ રહ્યો છે એટલે એના કારણે એ અંદર પોતાની પ્રતિષ્ઠા ચિકા સ્વરૂપે થઈ ગયેલી હજુ રહેલી છે એ પ્રતિષ્ઠા ચિકાસવાળી રીતને કરતી જાય છે એને ડિસ્ચાર્જ કહેવાય છે બધો સમજાયું હા તો પ્રતિષ્ઠા તારે શબ્દ સમજાય નહીં તો ના સમજાય સૌથી પહેલું આવરણ કેવી રીતે આવે છે આવરણ આવ્યું જ નથી શું કહ્યું તો સમજાય છે આ વિજ્ઞાનની દ્રષ્ટિએ કહું છું પરંતુ ભાન જ ભાન ચાલી ગયું છે બસ ભાન નથી ભાન નથી ભાન નથી એ બન્યું કેવી રીતે તો કે બસ આ માન્યતાના લેવલ ઉપર ચાલ્યા કરે છે માન્યતા હું બસ કેવળ માન્યતા એટલે બનતું કશું નથી કેવા બનતું કશું નથી માન્યતા એટલી સ્પોન્ટેનિયસ છે એ ચાર્જિંગ એટલું સૂક્ષ્મ છે કે સૂક્ષ્મથી સૂક્ષ્મ આત્માનું સ્વરૂપ છે શુદ્ધાત્માનું એની નજીકનું એ સૂક્ષ્મ છે એટલે કોઈને સમજાય નહીં આ બહુ મુશ્કેલ છે ઘણું સમજાય છે હા એટલે ઓપિનિયન તો પછી આવે છે ઓપિનિયન તો પછી આવે માન્યતા પછી ઓપિનિયન આવું ઓપિનિયન સમજાય ને ઓપિનિયન આવે અને ઓપિનિયન આવે તો ઓપિનિયન કોઈ દિવસે ગમે તેટલો સંયમ રાખીને બાર બોલના ભાગમાં સંયમ વાળો હોય તો પણ અંદર સરવાટ વગર રહી શકે જ નહીં કોઈ કોઈ ના રહી શકે સરવાટ ના તો કેમનું રહી શકે સમજાય છે એ બધું સર્વરાટ ક્યાંય ઓપિનિયન સાધનો હોય એટલે આવું થાય પણ આપણે ડિસ્ચાર્જ ભાગનો આવે બાકી રહ્યો આવે ડિસ્ચાર્જ ભાગનું બધું બાકી રહ્યું આ પ્રતિષ્ઠાનું એટલે પહેલું આવરણ તો મનુષ્યરૂપ દેહ મળ્યો ત્યારથી જ એને ભાન સ્વરૂપમાં આવ્યો જ નથી એટલે ઘણા કારે મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય દેહની ત્યાર પછી એ બેભાનવાળી અવસ્થામાંથી એ આગળ વધતો જતો જાય છે ત્યાં આગળ ઇવોલ્યુશનનો ક્રમ રહ્યો છે આખો સમજાય છે આજે આજના આજના સ્ટેજે આવતા તો કેટલા બહુ કરોડ ઠેકાણા વગરના આપણે એનો હિસાબ ના મળે એટલા પાછળ થઈને આવ્યા છીએ એમ એમ નથી આ થયું હવે સમજાય એટલે આજની આ દશા અને આપણે પામેલા જ્ઞાન અને વિજ્ઞાન અને દ્રષ્ટિ એ બહુ મહત્વની છે સમજાય છે ને એટલે વિજ્ઞાન સમજાય તેમ તમે ડાયરી રાખજો લખતા જજો તને જે સમજ પડે તે આપ તદોય જોતા રહેજો હા કે થશે કે નહીં લે પણ તો દસ ને પાંચ થઈ ગઈ એમાં તમારે આ ઘડિયાળે એવું છે ને એની જાતે કામ કર્યા કરે છે અરુણા શું કરીએ એને હે આપણે બનાવ્યું હતું એટલે ચાલો તારે જય સચિદાનંદ હવે કાર્યક્રમ જરા માત બહુ શાંતિથી સાંભળી લેજો આજે ગુરુવારની રેગ્યુલર સ્વરૂપ કીર્તન ભક્તિ તથા સત્સંગ સાંજના છ વાગે સાડા પાંચ વાગે ને પણ છ વાગે બાબુ કાકાના હોલમાં શનિવારની રેગ્યુલર વિધિ મહાત્મા કમલેશભાઈ બી પટેલના નિવાસસ્થાને નવીન સુડતાલીસ Shanti park society Amitnagar circle પાસે હવે પછીનો દાદાજીનો સત્સંગ રવિવાર સવારના દસથી બાર કેરનપુરી મુકામે રહેશે અને રવિવારે સાંજના ચારથી છ છોકરાઓ યંગ યુથ ગ્રુપ છે બરોડા એમનો સત્સંગ વત્સલ રાજેશભાઈ પટેલના નિવાસસ્થાને એ દસ Mridang society Amitnagar circle VIP વીઆઈપી રોડ અને રામનવમીને દિવસે ચોવીસમી તારીખે આપણે કતરીપોળ જ્યાં દાદા ભગવાનના અંતિમ દેહ થયો અંતિમ શ્વાસ લીધેલા રસિક કાકાના ઘરે દાદા એમનું નામ આલય કયું ત્યાં નાનું મંદિરનું આયોજન રાખ્યું છે દાદા આલય ત્યાં નાનું મંદિર બનાવ્યું છે અને દર્શનાર્થે એ દિવસે કહો તો ખરા દાદા આલય ત્યાં નવું નામ આપવામાં આવ્યું છે દાદા આલય બધાને ગમશે કે કે નહીં ગમે ગમશે તો રસિકભાઈ મંજૂર રાખે ચાલો તારે તો ચોવીસમી તારીખે રામનવમીના દિવસે દાદા આલયમાં હાજર એવા દર્શન માટે એબસન્ટ રહે જ નહીં કોઈ દાડો સવારના નવથી અગિયાર ત્યાં દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે તો દરેક મહાત્માઓએ ખાસ એ દિવસે રસિકભાઈ તરફથી અને બરોડા સંઘ તરફથી દરેકને આમંત્રણ છે કે ખાસ આવજો દર્શન માટે સવારના નવથી અગિયાર રામનવમીના દિવસે અને હવે પછીનો દાદાજીનો સત્સંગ રવિવારે સવારના દસ થી બાર કિલનપુરી મુકામે રહેશે જય સચિદાન આજે ગુરુવાર રવિવારે શનિવાર સત્સંગ રવિવારે રવિવારે રવિવારે દાદા ભગવાનના